અને બહુ દુઃખ ત્રાસ આપતા હતા અને આ ધંધા છોડાવવા પડતા હતા એટલે પછી બધા ગરબીઓ બેહેર ફેરવે પણ થાકી જાય પછી બહુ ત્રાસ ચૂક્યો તેમને એક માણસને મોકલો આનંદજી મારા પાસે તેમને મહારાજે કહ્યું હું આવીશ કહું તો તે જઈ રહ્યા મહારાજે એક કોટી જેવું આપ્યું કામ અઢારે પછી ઘટી ફરજ નહીં ઘંટી ફરજ નહીં એ તો